લક્ષ્મીજીનો સ્વભાવ આ લક્ષ્મી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઈએ આ એવું કશું નહીં આ સવારમાં રોજ નાહવું પડે છે ને છતાં પણ કોઈ વિચારે છે કે એક જ લોટો પાણી મળશે તો શું કરીશ એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઈએ દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને બે લોટા એ પણ નક્કી જ છે એમાં કોઈ વધારે ઓછું કરી શકતો નથી માટે મન વચન કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે ઈચ્છા ના કરીશ આ લક્ષ્મીજી તો બેંક બેલેન્સ છે તે બેંકમાં જમા હશે તો જ મળશે ને કોઈ લક્ષ્મીની ઈચ્છા કરે તો લક્ષ્મીજી કહે છે કે તારે આ જુલાઈમાં પૈસા આવવાના હતા તે આવતા જુલાઈમાં મળશે અને જો કહે છે કે મારે પૈસા નથી જોઈતા તો એ મોટો ગુનો છે લક્ષ્મીજીનો તિરસ્કારે નહીં ને ઈચ્છાએ નહીં કરવાની એમને તો નમસ્કાર કરવા જોઈએ એમનો તો વિનય રાખવો જોઈએ કારણ કે એ તો હેડ ઓફિસમાં છે લક્ષ્મીજી તો એને ટાઈમે કાળ પાકે ત્યારે આવે એમ જ છે આ તો ઈચ્છાથી અંતરાય પાડે છે લક્ષ્મીજી કહે છે કે જે ટાઈમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઈમે જ રહેવું જોઈએ અને અમે ટાઈમે ટાઈમે મોકલી જ દઈએ છીએ તારા દરેક ડ્રાફ્ટ વગેરે બધું જ ટાઈમસર આવી જશે પણ જોડે મારી ઈચ્છા ના કરીશ કારણ કે જેનું કાયદેસર હોય છે તેને વ્યાજ સાથે મોકલાવી દઈએ છીએ જે ઈચ્છા કરે છે તેને ત્યાં મોડી મોકલીએ છીએ અને જે ઈચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ બીજું લક્ષ્મીજી શું કહે છે કે તારે મોક્ષે જવું હોય તો હકની લક્ષ્મી મળે તે જ લેજે કોઈનીએ લક્ષ્મી ઝૂંટવીને ઠગીને ના લઈશ છતાંય લક્ષ્મીજીની અવળહવળ થાય નહીં તો અનુભવો થાય નહીં ને અનુભવો થયા વગર મોક્ષે જવાનું ના થાય